સુખદેવજી સાત દિવસ રોકાય ને કથા કરે ને એ જે રીતે નિર્ગુણ ઉપાસક છે એ રીતે સ્વભાવની સાથે મેળ બેસતો નથી પરંતુ એને કબૂલ કર્યું કે ગૃહિત ચેતા રાજર્ષે હે રાજર્ષિ આ કૃષ્ણએ મારા ચિત્તને પકડી લીધું છે નહીતર હું કાંઈ કથાઓ કરવા બેસી જાઉં એમ તું નહીં સમજ ગાયોને દોહવાનો જેટલો સમય થાય ને એટલાથી વધારે સમય હું કોઈ એક જગ્યાએ નથી રહ્યો ઇવન જંગલમાં પણ નથી રહ્યો ઝાડ બદલી નાખું આ મારી વૈરાગ્ય વૃત્તિ હું તારી પાસે સાત દિવસ કથાનું મુહૂર્ત આપું તું મારો શ્રોતા બનને હું કથા કરું નહીં પણ હું મજબૂર બનો ગૃહિત ચેતા રાજર્ષે રાજા મારી પૂરી નિષ્ઠા નિર્ગુણમાં છે પણ છતાંય કૃષ્ણએ મને મુખર બનાવ્યો તારી પ્રપન્નતાએ મને બોલવા પ્રેર્યો તારી શરણાગતિએ તારી આંખમાં આંસુડા જોઉં છું તારે તરવું છે અને મને તારતા આવડે છે હવે હું કેમ તને ડૂબાડી શકું માટે બોલવા તૈયાર થયો પરીક્ષિતના મનમાંથી પ્રશ્ન થયો કે બાપજી તમે ધારો તો એક મિનિટમાં મને તારી શકો તો પછી સાત દિવસ શું કામ મને તો લાભ મળશે સત્સંગનો હું રાજી થઈશ પણ તમે બોલશો શું કામ કે એનું બીજું કારણ છે મારું બોલવાનું કારણ કે ઋષિના બાળકની વાણી દ્વારા તને શ્રાપ થયો એ શ્રાપનું નિવારણ હવે એક ઋષિની વાણી દ્વારા જ થઈ શકે વાણીનું નિવારણ વાણી દ્વારા થયું એટલા માટે મારે શબ્દનો આશ્રય લેવો પડશે શ્રોતાની પ્રપન્નતા વક્તાને રાજી કરે તદ વિદ્ધિ પ્રણિપાતે પરિપ્રશ્નેન સેવ્યા સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠ જે આ પદ્ધતિ એવો જયારે શ્રોતા મળે એટલે આમ તમે હાથ ઊંચા કરો ત્યારે જોઉં છું ત્યારે અહીંથી ખબર પડે છે કે એક વખત ફરી એક વખત <laughs> જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે આપણા શરીરનો જે રંગ છે ને એક જ રંગ દેખાય છે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી તો કોઈ મેરી આંખો આ બી ગીતના અર્થમાં ન લેશો પાછું પરંતુ સરસ લાગે છે તો નિતાય ગૌર હર હર દેવો ભવ રાષ્ટ્ર દેવો ભવ રાષ્ટ્ર દેવો ભવ આમ પાછળ વાળે નકી કર્યું હેઠા મુકવા જ નથી કેટલી વખત કરાવે કાઈ નકી મને દેખાય છે સર આભાર માયા ભા ભારત માતા કી જય ભારત માતા કી ભારત માતા કી વંદે માતરમ સુજલામ ખૂબ રાષ્ટ્રનું ગૌરવ કરજો બાપ રામ ગૌરવ અને રાષ્ટ્ર ગૌરવ જયારે ભેગા થશે તે દિવસે ત્રિરંગો કંઈક જુદી જ રીતે ફરકતો હશે અને કંઈક જુદું જ વાતાવરણ છે ત્રિરંગો છે ભાઈ એ તો છે હા હા હા ઝંડા ઊંચા ઝંડા ઊંચા રહે હમારા વિજય વિશ્વ સ્ત્રી गंगा प्यारा विजय चंदा शान न उसकी जाने पाए चाहे जान भले ચૈતન્ય મહાપ્રભુને જગન્નાથ નો સ્પર્શ થયો અને સ્પર્શ થયો ત્યારે અવાજ નીકળ્યો નિતાય ગૌ હરિવો બિન પદ ચાલ કર ત્રિરંગો છે ક્યાં બતાવો પકડી રાખો બરાબર છે કારણ કે રાષ્ટ્રીય ધ્વજનું એક બંધારણીય માપ છે આપણા બંધારણમાં એનું એક નિશ્ચિત માપ છે એની એક બહુ જ મોટી શાન છે મને કોઈકે પૂછેલું મેં કદાચ મુંબઈના ગોપી ગીતમાં જવાબ આપ્યો કોઈકે પૂછ્યું કે તમને ગરુડ ધ્વજ ગમે વૃષભ ધ્વજ ગમે કે તમને આ ધ્વજ મેં કીધું બધા મંદિરોના ધ્વજ મને ગમે જ કારણ કે મંદિરો અમારું જીવન છે મંદિરો અમારી પ્રેરણા છે અને એના ઉપર ફરકતી ધજાઓ કોને ન ગમે પણ એ બધા જ દેવ મંદિરોના ધ્વજનું તો સ્થાન એની શું છબી વખાણું પણ મને વધારે વધારે કોઈ ધ્વજ ગમે તો મારા દેશનો રાષ્ટ્ર ધ્વજ ગમે રાષ્ટ્રધ્વજની એક મહિમા અદભુત उनकी जरा याद करो शहीद આજ મારા પાસે એક ચિઠ્ઠી આવી છે એમાં ત્રણ કોલેજના છોકરાઓએ લખ્યું છે કે બાપુ અમે કથા સાંભળીએ છીએ ને હવે અમારે બીજે ક્યાંય દાખલ નથી થવું મિલિટરીમાં દાખલ થવું નમન નમન તમને ત્રણેયને મારા સલામ બાપુ અમને આશીર્વાદ આપો અમારા રાષ્ટ્રના ગૌરવ માટે સરહદના જવાન બનું ધન્ય છે ભગવાન તમને બળ આપે આમ રાષ્ટ્રને જે દીપાવે કેટલી કેટલી કુરબાની પછી આ દેશ અદભુત એક વસ્તુ તો ચોક્કસ મોક્ષ જેને મેળવવો એને વાયા હિન્દુસ્તાન જ જવું પડે વાયા હિન્દુસ્તાન એટલે ભારતીય દર્શન દ્વારા ભારતીય વિચારધારા બીજા વિચારોમાં મોક્ષ ન મળે એમ નહીં પણ અહીંયા જે નિર્વાણનો માર્ગ છે એ કંઈક જુદી જ ભૂમિ દેવતાઓ આ ભૂમિના ગાન કરે છે અને એ ભૂમિને લજાવવું પડે એવા જો આપણે વર્તન કરીએ કોઈ પણ ક્ષેત્રમાં હોઈએ તો એના જેવું પછી દુર્ભાગ્ય ભગવાનનું જગન્નાથનું રૂપ જાણે તુલસીદાસજી આપ્યું છે દેવી ભગવાન પગ વગર ચાલે હાથ વગર સ્પર્શ કરે બધા જ કર્મો કરે શરીર વગર સ્પર્શ કરે મુખ વગર બધી વસ્તુનો ભોગતા વાણી વગર પ્રકાંડ પ્રવક્તા એવી જેની અલૌકિક કરણી છે એ છે રઘુનાથજી દેવી એવા રામની આપે કથા પૂછી છે મને આનંદ થાય છે હું આપને રામ કથા કહું કારણ કે રામ કથા શું છે રામ કથા સુંદર કર સંશય વિહગ રામ કથા કલી વિતત સાદર સુનું राम नाम गुण चरित सुहाए जनन करम अग नित सुधि गाए जथा अनंद राम कथा कथा कीरती गुण नाम कथा कथा દેવી રામાયણની કથા બીજું કઈ નથી બે હાથની તાળી છે એક પક્ષી બેઠું છે ને કઈક એવું બોલે છે આપણે એને ઉડાડી મૂકવું છે તો એને ગોળીથી શૂટ ન કરાય એને પથ્થર ન મરાય કલાપીએ ના પાડી સુરસિંહજી ગોહિલ કલાપી કહે એ પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો લાગ્યો એને અરર પડી ફાળ હૈયા મહી તો રે રે છૂટો મુજ કર પાંખ ઢીલી થતામાં નીચે આવ્યું તરુ ઉપરથી કલાપીની જે કવિતા ભૂલાઈ ગઈ થોડી પણ પંખીને પથ્થર ન મરાય એને તમારે ઉડાડવું જ છે તો એને એને ગોળી ન મરાય એને પથ્થર ન મરાય તમે જ્યાં બેઠા ત્યાંથી ઊભા થવાની જરૂર નથી ખાલી તમારા બે હાથની તાળી પાડો એટલે પંખી ઉડી જશે સંદેહ રૂપી પંખીડાને ઉડાડવા માટે રામ કથા જેવું સરળ સાધન બીજું કયું શ્રોતા અને વક્તા એ બે હાથની તાળી ભેગા થઈને તાળી પાડે એટલે સંદેહોના પંખીડા ઉડી અને ભાગી જાય પાછા ભાગીને બીજે જાડવે બેસી જાય તો એટલે તુલસી કહે રામ કથા કલી બીટ હે ગિરિરાજ કળિયુગના વૃક્ષ રૂપી કળિયુગનું રૂપી વૃક્ષની ડાળીઓને કાપવા માટે રામાયણની કૃપા કુહાડી છે રામાયણ શસ્ત્ર પણ છે અને રામાયણ શાસ્ત્ર પણ છે બે હાથની તાળી એ શાસ્ત્ર અને સંદેશ કળિયુગનો નાશ કરવા માટે કળીના સ્વભાવથી આપણને મુક્ત કરી દે ગમે તેવો ધોમ તાપ તપતો હોય પણ એસી વાળી ગાડીમાં બેઠા હોય તો આપણને ખબર જ ન પડે બહાર આટલો બધો તડકો છે એમ જેને શાસ્ત્રનો આશ્રય કર્યો ને એને કળિયુગનો તાપ ન લાગે કારણ કે એસીમાં બેસી ગયો શાસ્ત્રનો આશ્રય કર્યો એને કળિયુગ પરેશાન ન કરે તો રામાયણનું દર્શન કરાવ્યું છે દેવીની આગળ કથાની શરૂઆત કરી કે દેવી ભગવાનનો અવતાર ધરતી ઉપર શું કામ થાય એના માટે ઈદમિથ કોઈ ન કહી શકે આ જ કારણ એમ તો કોઈ ન કહી શકે રામાયણમાં પાંચ પાંચ કારણો બતાવ્યા જય વિજય જાલંધર વૃંદા નારદજી મનુષ્યરૂપા આ બધા જે કારણો બતાવ્યા પ્રતાપભાનું પણ ભગવાન જયારે પરીક્ષા ત્યારે એકેય કારણ ના આવ્યું બધા ઉડાડી મૂક્યા પાંચ પાંચ કારણોની આટલી લાંબી જય વિજયનું તો નાનકડું પ્રકરણ વૃંદાનું બહુ નાનું પ્રકરણ પણ નારદજીનું ઘણું મોટું પ્રકરણ પ્રતાપ આપણે સ્વયંભૂ મનુનું તો કેટલું મોટું પ્રકરણ એની બે કથા કરવી પડી મારે આટલું મોટું પ્રકરણ નારદજીનું કેટલું મોટું પ્રકરણ પ્રતાપ ભાનું તો વળી એનાથી મોટું પ્રકરણ આટલા કારણો બતાવ્યા પણ છતાંય જયારે અવતાર લીધો ત્યારે એમાંથી એક કારણ ના આવ્યું વિપ્રધેનુસુર સંતહિત લિનહ મનુષ્ય અવતાર એ આ બીજા જ કારણો આવ્યા પાછા કારણો બતાવ્યા પછી તુલસી કહે કે નહીં નહીં નહીં એ પણ નહીં તો શું કામ અવતાર્યા અવતર્યા નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગુમા પોતાની ઈચ્છાથી અવતરે કોઈ કારણો કામ નથી આવતા બધા જ થોડાક વાહક બને છે છેક સુધી નથી પહોંચાડતા અને તેથી ઇદમિથ કોઈ ન કહી શકે છતાંય મહાત્માઓ મતિ અનુરૂપ કારણો કહે છે એવી ભૂમિકા જ્યારે સંસારમાં સર્જાય ત્યારે હરીને આવવાનો વખત થાય અને એ ભૂમિકા કઈ જબ જબ હોરી करही अनीति गाई करही सीतली तब तब प्रभु धरी बीवी दर्शन यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानम् सृजामि परित्राणाय साधूनाम् विनाशाय च दुष्कृताम् धर्मसंस्थापनार्थाय सम्भवामि યુગે એ જ ગીતાના ન્યાયને થોડાક પોતાના અનુભૂત અનુભવ પ્રમાણે ફેરફાર કરીને ગોસ્વામીજીએ મૂક્યો અધર્મ જ્યારે ખૂબ ફાલે ફાલે ધર્મને હાનિ કે ગલાની થાય ધર્મનો નાશ તો કોઈ દિવસ થતો નથી કારણ કે ધર્મ શાશ્વત તત્વ છે હાનિ થાય થોડી ગ્લાની થાય બાકી નાશ કોઈ દિવસ ધર્મનો સંભવ નથી વિશ્વમાં પણ એને હાનિ ને ગ્લાની થાય અને એની એ વખતે અધર્મ જ્યારે થોડોક પ્રબળ બને એટલી બધી અનીતિ સંસારમાં વધે સામાજિક ક્ષેત્રમાં અત્યાચાર વધે રાજકીય ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર વધે ધાર્મિક ક્ષેત્રમાં દુરાચાર વધે બધા જ ક્ષેત્રોમાં જ્યારે આવા દુષ્પ્રવૃત્તિઓ જ્યારે માધા મૂકવા માંડે તબ તબ પ્રભુ ધરી हरि कृपा ત્યારે ત્યારે પ્રભુ જુદા જુદા સ્વરૂપે અવતાર લે છે ભાગવતજીમાં પ્રહલાદના પ્રસંગમાં સ્પષ્ટ છે કે ઈશ્વરને જ્યારે જરૂર પડે ત્યારે તત્ક્ષણ પ્રગટે છે થાંભલામાંથી પ્રગટી ને જરૂર પડી થાંભલામાંથી નીકળ્યો એ વખતે એમ કે ભાઈ નહીં અત્યારે ત્રાતાયુગ નથી મારે તો કૌશલ્યામાં મળે દશરથજી મળે દેવકી મળે ત્યારે નહીં જ્યારે સંભવામી યુગે યુગે એનો બ્રહ્મલીન સ્વામી અખંડાનંદજી મહારાજ થી લઈને ઘણા સંતોએ એવો જ અર્થ આપ્યો છે કે સંભવામી યુગે યુગે એટલે કે જ્યારે જરૂર પડે ત્યારે નરસિંહ મહેતાને કળિયુગમાં જરૂર પડી પાંચસો વર્ષ પહેલા એ ત્યારે પ્રગટ્યો જ્યારે જેને જરૂર પડી ત્યારે હરિ આવ્યો કોઈ ને કોઈ રૂપે તો દેવી આવી રીતે હરિનું અવતરણ થતું હોય છે રામ અવતાર શું કામ થયો એના ઘણા કારણો પણ એમાંથી હું થોડાક કારણો કહું આમ કહીને શિવે કથા શરૂ કરી એક કારણ જય વિજય સનત કુમારોએ દ્વારપાળોને શ્રાપ આપ્યો અને પરિણામે એ લોકોએ ત્રણ વખત આ આસુરી સ્વભાવના પેલા બનેલું પડ્યું રાવણ કુંભકર્ણ પહેલા સમયમાં હિરણાક્ષ હિરણ કશિપુ પછી રાવણ કુંભકર્ણ પછી દંતવત અને શિશુપાલ આ રીતે ત્રણ જન્મ એને લીધે હરિને આવવું પડ્યું બીજું કારણ સતી એ ભગવાનને શ્રાપ આપ્યો એટલા માટે ભગવાનને રામરૂપ લેવું પડ્યું ત્રીજું કારણ નારદજીએ ભગવાનને શ્રાપ આપ્યો માટે ભગવાનને મનુષ્ય રૂપ લેવું પડ્યું નારદજીનું મોટું પ્રકરણ તુલસીદાસજીએ લખ્યું એ કારણ ચોથું કારણ મનુ અને શત્રુપાની ખૂબ તપસ્યા નૈમિષારણ્યમાં મનુ શત્રુપાએ તપ કર્યું ભગવાન પ્રસન્ન થયા અને આશીર્વાદ મળ્યો વચન આપી દીધું કે હું તમારે ઘરે પુત્ર રૂપે પ્રગટ થઈશ અને ભગવાન એ મનુ શત્રુપાનું વચન પૂરું કરવા માટે રામ રૂપે આવ્યા પાંચમું અને છેલ્લું કારણ રાજા પ્રતાપ ભાનુનું બતાવ્યું પ્રતાપ ભાનુને બ્રાહ્મણો શ્રાપ આપ્યો અને પ્રતાપ ભાનુ બીજા જન્મમાં રાક્ષસ થયો રાવણ એનો ભાઈ અરિમર્દન કુંભકર્ણ થયો અને એનો ભાઈ બીજી માતાના પેટે જન્મ્યો વિભીષણ એ ધર્મરુચિ નામનો મંત્રી થયો આમ રામચરિત માનસમાં રામજીના જન્મના પહેલા રાવણના જન્મની કથા છે કહેસી બહુરી રાવણ અવતાર પ્રભુ અવતાર કથા પૂરી ગાઈ તબ શિશુ ચરિત કહેશી બાલ ચરિત કહી વિવિધ વિધિ મન મહ પરમ ઋષિ આગવન કહે શ્રી રઘુવીર વિવાહ ભૂસંડી નો ન્યાય પહેલા રાવણનો જન્મ પહેલા નિશિચર વંશ અને પછી સૂર્યવંશ આવો ક્રમ પહેલા અંધારાનો જન્મ પછી અજવાળાનો જન્મ પહેલા રાત હોય પછી દિવસ નિશિચર વંશ એટલે રાક્ષસો અને સૂર્યવંશ એટલે રામ તો પહેલા અંધકારનું વર્ણન કર્યું રાવણ કુંભકર્ણ વિભીષણે ખૂબ તપ કર્યું ત્રણેયને વિશિષ્ટ વરદાનો મળ્યા છે પછી તો રાવણે ત્રિકૂટ ઉપર પોતાની રાજધાની સ્થાપી યક્ષોને ત્યાંથી હાંકી કાઢ્યા લંકામાં પોતાનું રાજધાની પેલી કરી આ જગ્યાએથી રાવણ જગતમાં જ્યાં જ્યાં સમૃદ્ધિ હોય એની લૂંટ કરવા માંડ્યો સૌંદર્યનો શિકાર કરવા માંડ્યો અનેક રજાવાળાઓને ખંડોને દ્વીપકલ્પોને બધાને બાહુબળથી વશ કર્યા દેવતાઓ પણ જેના બંદી ગૃહમાં પડ્યા છે આટલો શક્તિશાળી સિદ્ધ થયો એનું બાહુબળ એનું ભૌતિક સુખ આકાશે અડ્યું એકવાર ભગવાન શિવના કૈલાસને ઊંચો કરી અને દુનિયાને પોતાનું બાહુબળ પ્રદર્શિત કર્યું કે હું કેટલો શક્તિશાળી અને પછી જગતને કહેતો હતો કે શંકર મારા ગુરુ પણ એને કોઈ ઓળખતું નહોતું એ તો મેં કૈલાસ ઉપાડીને ઊંચા કર્યા ત્યારે એને બધા ઓળખ્યા આ રાવણ વૃત્તિ આવી રીતે રાવણ આખા જગતને પહેલો કરે છે જગત ત્રાસી ગયું રાવણના ત્રાસથી સવ ભ્રષ્ટાચારા આખો સંસાર ભ્રષ્ટાચારમાં ડૂબી ગયો કોઈ કાને ધર્મ સાંભળતું નથી વેદશાસ્ત્રની વાતો કરનારને દેશ નિકાલ કરી દીધા હા અત્યારનો કાળ તો સારો કહેવાય રાવણનો કાળ જે રીતે વર્ણન છે એમ વાંચી એ વખતે જો અમે કથા કરતા હોત તો અમને બધાને નાખી દીધા હોત અંદર એટલો બધો ખરાબ કાળ હતો બધાને બંદી ગ્રહમાં પૂરી દેશ નિકાલ કરી દીધા હરિનામનું સ્મરણ કરતા હતા આખું જગત બહુ દુઃખી થયું પૃથ્વીએ ગાયનું રૂપ લીધેલું દુઃખી થયેલી આખી ધરતી ગાયના રૂપમાં ઋષિ મુનિઓની પાસે ગઈ હે મહાત્માઓ તમારા ચિંતન દ્વારા હવે ઉપાય બતાવો કે આ રાવણના ત્રાસથી હવે કેમ મુક્તિ મેળવવી ઋષિ મુનિઓએ કહ્યું દેવી અમે પણ ચિંતન મનન ચૂકી ગયા છીએ એટલો ત્રાસ રાવણનો અમારાથી હોમ હવન તો થતા નથી પણ એકલા બેઠા બેઠા ચિંતન પણ નથી થતું આટલો બધો એનો ત્રાસ થઈ ગયો છે તો કરવું શું આપણે દેવતાઓ પાસે જઈએ ઋષિ મુનિઓ ધરતી દેવતાઓની પાસે દેવતાઓએ કહ્યું કે અમારા પાસે કોઈ ઉપાય નથી અમારા પુણ્યો પણ હવે ખલાસ થયા એવું લાગે છે અમે કોઈ ઉપાય અમે બધા ડર્યા છીએ કેટલાક એના બંદીગ્રહમાં કેટલાક મેરુ પર્વતની ગુફામાં સંતાઈને બેઠા છીએ રાવણનો જુલમ બહુ વધે તો આપણે બધા પિતામહ બ્રહ્મા પાસે જઈએ બધા બ્રહ્માની પાસે આવ્યા બ્રહ્માજીને ફરિયાદ કરી ત્યારે બ્રહ્માએ કહ્યું આમાં હું પણ કંઈ ન કરી શકું નથી કાંઈ બુદ્ધિ કરી શકતી નથી કાંઈ ચિંતન કરી શકતું નથી કાંઈ પુણ્યો કરી શકતા નથી ધરતીની ધીરતા કાંઈ કરી શકી બધા જ ક્ષેત્રો નિષ્ફળ ગયા આ જગતને બચાવવામાં ત્યારે ભગવાન શંકરનો માર્ગ લીધો જયારે ક્યાંય મેળ નથી ખાતો ત્યારે બધા પ્રસંગોમાં શંકર પાસે જ લોકો ગયા કે મહારાજ મહાદેવને પૂછ્યું કે હવે તમે ઉપાય બતાવો નિર્ણય થયો કે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ પણ આખરે શંકરનું શરણ લેવું પડ્યું કે ઈશ્વરને પુકારવા માટે આપણે પ્રભુને ક્યાં પ્રાર્થીએ ભગવાન ક્યાં મળશે કથા કહેતા કહેતા પાર્વતીએ કહ્યું કે એ વખતે જ્યારે મને પૂછ્યું ત્યારે મેં એમ કહેલું કે ભગવાન સર્વવ્યાપક છે હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે પ્રગટ હોહી મેં જાના ભગવાન બધી જ જગ્યાએ સમાન રૂપે વ્યાપ્ત છે આપણામાં પ્રેમ હશે તો પ્રભુ અહીં પ્રગટ થશે આમ પ્રેમ સિદ્ધાંત આપ્યો છે બધાએ શંકર ભગવાનને સાધુ સાધુ કહી બ્રહ્મ બખાના સાધુવાદ આપ્યો શંકર ભગવાને માર્ગ બતાવ્યો છે કે એક જ ઉપાય છે પ્રેમ આ બધી જ વસ્તુનો નાશ થાય જો પ્રેમ હોય તો પ્રેમ હશે તો હરિ પ્રગટશે હરિ પ્રગટશે તો આ બધી સમસ્યાઓ પૂરી થશે અને નિર્ણય લેવાયો કે આપણે જ્યાં છીએ ત્યાં જ હરિને પુકારીએ આમ બધા દેવતાઓ ઋષિમુનિઓ ધરતી ગાયના રૂપમાં બ્રહ્માની આગેવાની મહાદેવ પણ અંદર સાથે અને સૌએ રામનું પ્રાકટ્ય ધરતી ઉપર થાય એટલા માટે સૌએ મળીને દેવ સ્તુતિ કરી રામાયણમાં આ સ્તુતિ લખાઈ છે હું ને તમે બધા મળીને એ સ્તુતિ કરી લઈએ ताकि अपने जीवन की अयोध्या में राम प्रगट था आइए ये स्तुति नो एक पाठ कर लीए पची कथा ने आग लाई जाइए राम जन्म सुधी देवताओं ऋषि मुनियो सब बोलिया जय जय जन सुखदायक प्रणत पार જય અસુરાની સિંધુ સુતા પ્રિય પારમ સુરધરણી અદભુત મરણ જાને કોઈ સો સર્વ જય દયાલા કરવું જય જય અવિનાશી સપથમાસી વ્યાપક પરમાની આવી ચરિત પુનીતમ માયા રહિતમ ilahi ilahi અતિ અનુરાગી વિગત મોર મુનિ જાવરી ગુણ જય સૃષ્ટિ રૂપાણી વિવિધ બનાવી સંગ સહારી ચિંત હમારી જાનિય ભગતિ રંજન રંજન भगति न भय भंजन मुनिमन रंजन गंजन विपति बरु मन छाड़ी सयानी शरण सकल सूरज शारद श्रुति से ऋषय से जाकर को नहीं जान जय वेद पुकारे द्रव सो श्री भगवान सब विधि सुंदर गुण मंदिर सुख सकल सुर परम भयातुर नमत नाथ રામ જન્મની કથામાં આગળ વધવું એ પહેલા એક મિનિટ બડે તાલ મેં સીતારામ રામ રામ સીતા રામ રામ રામ સીતા રામ રામ હરિવો સીતારામ રામ રામ સીતા રામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ सीताराम राम राम सीता भाव से हरि आने की बेला है सीता राम राम राम सीता सीता राम राम राम सीता राम बहुत हाल महाराज को सीता राम राम राम सीता राम राम हरि बोल राम राम राम राम राम राम सीता राम राम सीता राम राम राम राम राम राम सीता राम राम राम सीता राम हरि बोल राम सीता राम राम सीता राम सीता राम राम राम सीता राम सीता राम राम राम सीता राम राम राम सीता राम राम राम राम सीता राम राम દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી અને આકાશવાણી થઈ પુકારનો પ્રત્યુત્તર મળ્યો દેવતાઓ ડરો નહીં ધૈર્ય રાખો પૂર્વે મેં ઘણાના વચનો આપ્યા શ્રાપો સ્વીકાર્યા આ બધાના ફલ સ્વરૂપે હું અયોધ્યામાં અવતાર લઈશ ભગવાનની આકાશવાણી સાંભળી બધા બહુ રાજી થયા બધા દેવતાઓ તો ખુશ થઈ ગયા કે હવે ભગવાન આવશે અને રાક્ષસોને મારી નાખશે એટલે હવે આપણા ભોગ સલામત એટલે દેવતાઓ પોતપોતાના ભોગ ભુવન તરફ જતા હતા બ્રહ્મા એ રોક્યા કે આપણે રાત દિવસ ભોગ ભોગવતા રહ્યા પરિણામ એ આવ્યું કે રાવણથી માર ખાતા રહ્યા હવે ભોગ આપવાનો સંકલ્પ કરો આપણે આપણી જાતને સુંદર માનીએ છીએ એ અહંકાર છોડી અને હવે આપણે બધા બંદર બનીએ વાનરનું રૂપ લઈ આપણે બધા ધરતી પર જઈએ પાર્વતી કથા કહેતા કેતા શિવજી બોલ્યા કે બ્રહ્માજીએ એ વખતે સર્વભમ જાય રાત કરી કે આપણે બધા જ વાંદરાઉ બની થીગે આમ જો વાનર બનવાનું કીધું એટલે દેવી તે દિવસે કૈલાસ ઉપરથી પેલા خودકો મે માર્યો કે હું આજથી हनुमान થઈને જાવ છું જા સર્વભમ ઘોષણા પર ત્યાં પ્રથમ પોતાનું सीता राम राम राम सीता राम राम राम सीता राम राम राम राम सीता राम राम राम सीता राम राम राम सीता राम राम राम सीता राम राम सीता राम कार्य माटे महादेवे संकल्प करो के प्रथम वानर बनी हूं जाऊं कैलाश थी कूद को मारियों ने सीधा ऋषि मुख पर्वत आगे चले बहुरी रघुरा रेशमुख पर्वत बस सचिव सहित सुगरीवा आवत देखी अतुल बल सीवा अति सभीत कह सुनु हनुमाना पुरुष जुगल बल रूप બ્રહ્માજીએ કીધું મહાદેવ તમે જાઓ છો કે હા તમે શું બનો કે વાનર તો બ્રહ્માએ હું રીછ બનું રીછનું રૂપ લઈ પિતામહ બ્રહ્મા જામવંતના રૂપમાં પધાર્યા આમ તમામ દેવતાઓએ બંદર અને રીછના રૂપ લઈ અને રઘુનાથજી ધરતી ઉપર આવે એના પહેલા તો પર્વતોની ગુફાઓ નદીઓના કોતરો અને પ્રગાઢ જંગલો દેવતાઓથી ભરાઈ ગયા નેવા મૂકી મૂકીને રાહ જુએ છે ક્યારે મારો હરી આવે પ્રતીક્ષા કરે છે હરિચર ક્યારે હરિ પધારે ક્યારે પધારે આમ બધા પ્રતીક્ષા કરે આ આખો રામાયણનો ક્રમ છે પહેલા પુરુષાર્થ કરીએ પણ જો હરિ ન મળે તો પછી પ્રાર્થના કરીએ પ્રાર્થના કર્યા પછી હરિ ન મળે તો પ્રતીક્ષા કરીએ આ પ્રતિક પુરુષાર્થ પ્રાર્થના અને પ્રતીક્ષા ત્રણ ભેગું થાય એનો સરવાળાનું નામ પ્રાગટ્ય ઘણી વખત આપણે પુરુષાર્થ કરતા હોઈએ પણ પુકાર નથી કરતા ઘણા લોકો નથી કહે અમે અમે અમે સેવા કરીએ અમે ભજન કરીએ હા અમે પુરુષાર્થ કરીએ અમે તો આમાં કર્મમાં માનીએ અમે કઈ ભક્તિ ભક્તિમાં ન માનીએ અધૂરું છે કર્મ કર્મની જમના એ ભજનની ગંગામાં ભળવું જ જોઈએ તે દિવસે જીવનમાં પ્રયાગ સર્જાશે નહીતર એકલા એકલા ભટકી જઈશું કર્મની જમના ગંગામાં નથી મળી ત્યાં સુધી સાગર સુધી નથી પહોંચી શકી જમનાનું સાગરમાં સ્વતંત્ર મિલન નથી પ્રયાગમાં ગંગામાં મળી પછી એની સાથે એનું મિલન છે દરેક વ્યક્તિના કર્મરૂપી કર્મ કથા રવિ નંદીની બરણી કર્મ એ જમના છે અને રામ ભક્તિ એ ગંગા ભજન અને કર્મ જ્યારે ભેગા થશે ત્યારે ગંગા સાગર પહોંચાશે પુરુષાર્થ ખૂબ કરો પણ પ્રાર્થના પણ કરો પુકાર કરો પણ ઘણી વખત આપણે પુકાર અને પ્રાર્થના કરીએ પણ પ્રતીક્ષા નથી કરી શકતા ધીરજ ગુમાવીએ છીએ આટલું કર્યું તોય થતું નથી આટલું ભજન કર્યું તોય કઈ થતું નથી નહીં અનંત પ્રતીક્ષા કરવી પડે રામાયણમાં તો લખ્યું છે જન્મ જન્મ મુનિ જતન અંતરા એનું આગમન આપણા પુરુષાર્થ ઉપર આધારિત નથી એનું આગમન એની કૃપા માત્ર ઉપર આધારિત છે એ ધારે તો ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા એક ક્ષણમાં હું ઘટના ઘટાવી દઉં એવી આજ્ઞા છે વચન છે તો પુરુષાર્થ કરીએ પ્રભુની પ્રાર્થના કરીએ અને છેલ્લે પ્રતીક્ષા કરીએ અને એ ત્રણેયનો સરવાળો થાય ત્યારે પરમાત્મા પ્રગટ થાય છે આમ દેવતાઓ પ્રતીક્ષા કરી રહ્યા છે હવે તુલસીદાસજી આપણને અયોધ્યાની યાત્રા કરાવે જે ભૂમિ પર રામજીનું પ્રાગટ્ય થયું આવો એ ભૂમિ તરફ આપણે યાત્રા કરીએ ટૂંકમાં રામ જન્મ સુધી યાત્રા કરી લઈએ સંક્ષેપમાં પણ એકવાર અયોધ્યાનો જય જયકાર બોલીએ અયોધ્યા કી સરજુ મૈયા કી ચારો ભૈયા કી ભારત માતા કી ગોસ્વામીજીની પંક્તિઓ દ્વારા ઉડન ખટોલો છે આખો આપણે જ્યાં ઉડન ખટોલા આવતા ને ઉડન ખટોલ ખાટલો ઉડે આ ચોપાઈ એટલે ખાટલો ચાર ચરણી ખાટલો અને આ ઉડાડીને ક્યારેક આપણને અયોધ્યા લઈ જાય ક્યારેક જનકપુર લઈ જાય ઉડન ખટોલો છે બાપ અને પાછું જ્યાં આપણે ઈચ્છીએ ત્યાં પાછું આ ખાટલો ઉતરી જાય એવો ઉડન ખટોલો છે તુલસીનો આ ચોપાઈ આવો ચોપાઈઓ દ્વારા થોડી વાર રાજકોટને છોડી અને અવધવું પડીએ બાપ અદભુત નગરી જ્યાં રાજા રઘુનાથજીનું પ્રાગટ્ય છે સાક્ષાત ભગવાન સાક્ષાત બ્રહ્મ સાક્ષાત ઈશ્વર સાક્ષાત સચ્ચિદાનંદ સાક્ષાત પરમાત્મા એ રામ જ્યાં પ્રગટ્યા છે એની ભૂમિની તરફ માનસકાર લે ચલતે હૈ ચલિએ બાપ અવધપુરી રઘુકુલ વેદ વિધિ દશરથ ધર્મ ધુ હૃદય ભારતની ભૂમિ અયોધ્યા નગરી સૂર્યવંશના રાજાઓનું શાસન અને રઘુકુળના વર્તમાન રાજા એ વખતે દશરથજી ગાદી ઉપર દશરથજીનો પરિચય આપ્યો કેવા રાજા હતા ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની હૃદય વેદના ત્રણેય ખંડો દશરથજીમાં અવતરિત થયેલા કર્મખંડ ઉપાસના ખંડ અને જ્ઞાનખંડ ધર્મ ધુરંદર યાની કર્મખંડ गुण निधि ज्ञानी ज्ञान योग हृदय भगति भक्ति योग मति આવા મહારાજા રાજવી એનું રાજ્ય એની રાણીઓ કેવી હતી જે ગૃહસ્થાશ્રમમાં રામ પ્રગટે એનો ગૃહસ્થ ધર્મ કેવો હતો એક દોહામાં પૂરે સંસારને તુલસીદાસજી ગૃહસ્થ ધર્મની મીમાંસા આપે છે કેવો રૂડો ગૃહસ્થાશ્રમ રાજાની કૌશલ્યાદી પ્રિય રાણીઓ બધી રાણીઓનું પવિત્ર આચરણ પતિ અનુકૂળ જીવન અને પતિ પત્ની સાથે મળેલીને ભગવાનના ચરણની ભક્તિ કરે આટલો જ ગ્રસ્ત આશ્રમ જેનો હોય એને ઘરે રામ પ્રગટે આરામ પ્રગટે વિશ્રામ પ્રગટે એને ઘરે આનંદ આવે ત્રણ સૂત્રો છે અહીંયા આદર્શ ગૃહસ્થાશ્રમના રામ રામને નિમંત્રણ આપી શકીએ પ્રભુ તમારે આવવું પડે અમારે ઘરે અમે આવું જીવીએ છીએ રામને નોતરું દેવા બનો કોઈ એક કૌશલ્યા સીતાને સાધના કરજો જાનકી રામની છાયા કેવો ગૃહસ્થાશ્રમ ત્રણ સૂત્રો છે મહારાજા દશરથજીને પોતાની રાણીઓ તરફ હૃદયનો પ્રેમ છે રાજાને રાણીઓ પ્રિય છે એ રાણીઓ કેવી છે સબ આચરણ પુની એનું આચરણ બધી રાણીઓનું પવિત્ર છે એનું વર્તન પવિત્ર છે અને બંનેને રાજાને રાણીને પરમાત્માના ચરણાર બિંદમાં દ્રઢ વિશ્વાસ દ્રઢ ભક્તિ છે પતિને પત્ની ઉપર પ્રેમ હોય પત્ની પવિત્ર આચરણ કરતી હોય અને એવા બંને જણા સાથે મળી ભગવત ભજન કરતા હોય એને ઘરે આરામ રૂપી દીકરો જન્મે જ એને ઘરે વિશ્રામ આવે જ એને ઘરે વિરામ હોય જ રામાયણના નવે પ્રકારના વિશ્રામો એને ઘરે આવી ઉભારે ગઈકાલે મેં કહ્યું ને કે જૈન ધર્મના ચાર વિશ્રામો માણસના નવ વિશ્રામ નવે વિશ્રામો દીકરા બની ઉભા રહે ઘરમાં કે હુકમ કરો અમને આવો વિશ્રામ પ્રાપ્ત થાય આવો આરામ મળે જો આટલું ગ્રસ્થાશ્રમમાં આપણે પણ આટલું નથી થતું અને બધાના ગૃહસ્થ જીવન સંતાપથી ભરેલા રામને પ્રગટાવવા માટે આવું જીવન જીવવાની પ્રમાણિક પ્રયાસો થાય તો રામ આવે આવું સુંદર ગૃહસ્થ જીવન રાજાનું પરંતુ એક દુઃખ રાજાને છે આમાં એવું છે માણસને શાંતિ હોય પણ આરામ ન હોય તો લોકો એમ કે ભાઈ શાંતિ ઘણી છે એમ કે શાંતિ અમારે બહુ છે પણ તો પછી વાંધો શું છે આરામ નથી લે દશરથજી નું આવું થયેલું શાંતા નામની દીકરી હતી પણ આરામ નામનો દીકરો નથી અને જીવન તો ત્યારે સ્પષ્ટ બનશે શાંતિ પણ હોય અને આરામ પણ હોય હવે શાંતિરૂપી દીકરી તો હતી પણ એ દીકરીને તો વળાવી દેવી પડે દીકરી કઈ થોડી ઘરે રહે એટલે એને તો શ્રૃંગીને આપી દીધી પછી હવે શાંતિ ક્યાંથી પછી તો રામ આવી ગયા રામ તો આવ્યા પણ પછી શાંતિ તૂટી એટલે શંકરાચાર્ય ભગવાને કીધું સીતા શાંતિ સમાનિતા જાનકી રૂપી શાંતિ આવી ગઈ અને આ શાંતિ અને આરામ બંનેનું સમન્વિત રૂપ રામચરિત માનસ મહારાજ દશરથજીને વાર ગ્લાની થઈ ધર્મ પુરુષને ગ્લાની થઈ મારા ગોસ્વામીજી લખે છે सब गुर कही बसिष्ठ बहु विधि એકવાર મહારાજા દશરથજીને ગ્લાની થઈ કે મારી રાણીઓ મહાન પ્રજા મહાન મારો વંશ મહાન મારું કુળ મહાન મારો ગુરુ મહાન કાળ પણ મહાન ત્રેતા પણ એક વસ્તુ તૂટે મારે પુત્ર નથી મારાથી રઘુવંશ કાલે પૂરો થઈ જશે કોઈ વારસદાર નથી આ ગ્લાની રાજાને ફટકી ગઈ આ જગત જ એવું છે બાપ કે અહીંયા ગમે તે માણસો એમાં કાંઈક તો ખામી રહી જ જાય ડોંગરે બાપા કહેતા કે જગત જ્યારે જેને મળ્યું ત્યારે અધૂરું જ મળ્યું અને ઈશ્વર જ્યારે જેને મળ્યું ત્યારે પૂરેપૂરું જ મળ્યું નાલ પે સુખમ અસ્થિ છાંદોગ્ય શ્રુતિ જેની કાલે આપણે ચર્ચા કરતા હતા યો ભાઈ ભૂમા તત્ સુખમ અલ્પમાં સુખ ભારતીયોને નથી સ્વીકારતા અમને મળે તો પૂરું મળે અને જગત કોઈ દિવસ પૂરું મળી શકતું નથી ઈશ્વર જ પૂરેપૂરો મળે દશરથજીના જીવનમાં ખામી માણસની પાસે બધું હોય ઘણા માણસની પાસે પૈસા હોય બધું હોય તો દીકરા ન હોય દીકરો હોય તો કયું ન કરતો હોય એક જણાને કોઈ પૂછ્યું કે તમારા દીકરા કેટલા કે ચાર ક્યાં છે કે બે સેન્ટ્રલ જેલમાં બે ફરાર દીકરા કેટલા કે ચાર પણ બે સેન્ટ્રલ જેલમાં છે ને બે ફરાર છે જગતમાં પ્રતિષ્ઠા હોય તો પૈસા ન હોય પૈસા હોય તો પ્રતિષ્ઠા ન હોય પૈસા ને પ્રતિષ્ઠા બે હોય તો પુત્ર ન હોય પુત્ર હોય તો બાપ દીકરાને ભળતું ન હોય ભળતું હોય તો બાપો રોગી હોય કંઈક ને કંઈક ખામી તો હોય જ આપણા સાહિત્યકારો નથી મેં કોની પાસેથી સાંભળેલું કે ગુજરાતમાં પાણી બહુ એનું કાઠિયાવાડમાં પાણી નથી એવું નથી કાંઈ ગુજરાતમાં પાણી બહુ પણ પાણા નહીં લુગડા ક્યાં જોવા પાણી તો નર્મદા તાપી મહી પાણી બહુ પણ પાણા નહીં કાઠિયાવાડમાં પાણા બહુ પણ ઘણા વર્ષથી પાણી નહીં કાઠિયાવાડમાં પાણા ઘણા પણ પાણી નહીં કાંઈક ને કાંઈક તૂટે દક્ષિણ ભારતમાં પાણી ને પાણા બંને તો પહેરવા કપડા નહીં ધોવું છું આવું મેં ક્યાંક સાંભળ્યું કઈક ખામી રહે જ છે જીવનમાં પૂર્ણ એક પરમાત્મા તત્વ છે કહ કબીર મેં પૂરા પાયા તો દશરથજીના મનમાં પણ ખામી છે બાપ અને તેથી એક વખત ગ્લાનીથી ભરાયેલા મહારાજ વિચારે આખી દુનિયા પોતાની સમસ્યા મને કહે હું કોને કહું અને જ્યારે કોઈ જગ્યા સમસ્યા ગાવા માટે ન મળે ત્યારે એક જ સ્થાન અધ્યાત્મ જગત ભારતનું અને તે પોતાના ગુરુનું સ્થાન મારા ગુરુને જઈને કહું આજ રાજદ્વાર ગુરુદ્વારે ઉપડ્યું છે જીવનની સમસ્યાનું સમાધાન ગુરુદ્વાર પાસેથી પ્રાપ્ત કરવા માટે દશરથજી ગયા છે ગુરુને ત્યાં જઈએ ત્યારે આપણે ત્યાં નિયમ હતો સમિધ લઈ જવાય યજ્ઞના હવનના લાકડા લઈ જવાય આ મૂળ રીત સમિત પાણી ઉપનિષદ કહે દશરથજી કયા સમિત લઈ ગયા નિજ દુઃખ સુખ સબ ગુર સુના દુઃખના સુકાઈ ગયેલા લાકડા અને સુખના જરા ધુવાડો પેદા કરે એવા લાકડા લઈ અને દશરથજી ગયા છે બાપજી સુખ પણ છે દુઃખ પણ છે સુખ ઘણું છે આપની કૃપાથી પણ એક દુઃખ સતાવે છે અને તે મારા જીવનમાં પુત્ર સુખ નથી બાપજી આપ હા કે ના કહી દો એટલે હું વિચારવાનું છોડી દઉં વશિષ્ઠજીએ કહ્યું કે મારે તો ઘણા સમયથી આપને કહેવું હતું પરંતુ તમે આવીને ક્યારેક જિજ્ઞાસા કરો તો હું બોલું ના અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા જાગે તો હું તમારા આંગણામાં બ્રહ્મને રમતો કરી દઉં પણ તમે બોલો જ નહીં તો શું થાય હવે આ જે જિજ્ઞાસા કરી જ છે તો હવે થોડીક ધીરજ ધારણ કરો એક નહીં ચાર પુત્રોના પિતા થશો ધર હું ચાર त्रिभुवन भगत भय श्रृङ्गी ऋषि वसिष्ठ भोला પુત્ર કામ શુભ ધૈર્ય ધારણ કરો રાજા એક પુત્ર નહીં ચાર પિતાના ચોથી અવસ્થા આવવાની તૈયારી છે ને ચાર દીકરાના બાપ થશે ગુરુ વચન મહારાજ હા મહારાજ પણ એક કામ કરવું પડશે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવવું પડશે આપ હુકમ કરો બોલે હવે આપ ચિંતા ન કરો બધું જ હું કરી દઈશ તો પછી બાપજી આપ શરૂ બોલે પુત્ર કામ યજ્ઞ હું નહીં કરાવી શકું પુત્ર કામ યજ્ઞ કરાવવા માટે મહર્ષિ શ્રીંગીને બોલાવવા પડશે પુત્ર કામેષ્ટ યજ્ઞ જન્મીને વર્તમાન જીવન સુધી જેને ગૃહસ્થના ઘરનો અન્નનો દાણો ન ખાધો હોય એવો માણસ જ કરાવી શકે મેં તમારું પુરોહિત્ય કર્મ કર્યું છે તેથી હું નહીં કરાવી શકું ઋષિ શ્રીંગીને બોલાવે છે આવા ઋષિઓ આપણે આપણે ત્યાં સ્મૃતિકાર મનુ એ કહ્યું કે ખેડૂત ખેતરમાં બાજરાને ખળું કરી લે અને ગુણો ભરીને ઘરે જતો રહે અને પછી ખળામાં જે બચે કણ એના ઉપર ખેડૂતનો અધિકાર નથી એના ઉપર ઋષિનો અધિકાર છે એવા બીજાના ખેતરના ખળામાં પડેલા જેણે બાજરાના દાણા વીણી વીણી અને સાધના કરી હોય એ પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવી શકે આવી બધી આપણે ત્યાં વેપારીના છાબડામાં જે અનાજ તોળાય અને તોળાતા તોળાતા જાણતા અજાણતા મુઠ્ઠી બે મુઠ્ઠી ઢોળાઈ જાય એના ઉપર પછી વેપારીનો અધિકાર નથી ગ્રાહકનો અધિકાર નથી એના ઉપર દેશના તપસ્વી ઋષિઓનો અધિકાર છે આવી આપણે ત્યાં આ સાધુઓ માંગણી કરવા જતા એનો અર્થ કોઈ ભીખ માંગવા નહોતા જતા એનો અધિકાર ઉઘરાવવા જતા હતા કે ખળાનું મળનું ફેરવાઈ ગયું હવે તારો અધિકાર પૂરો થયો બળદગાડામાં ભરીને તું ગયો હવે જે દાણા પીડ્યા છે એ માધુકરીનો અધિકાર સાધુ બ્રાહ્મણોનો હતો આવી એક પદ્ધતિ આવા અન્નના કણો વીણી વીણી જેણે ભજન કર્યું એ પુત્ર કામ યજ્ઞ કરાવી શકે શ્રીંગીને બોલાવ્યા છે આચાર્ય પદ આપ્યું છે યજ્ઞની વેદિકા આકાશ પવિત્ર બન્યું યજ્ઞ ધૂમ્રથી શુકનો થવા લાગ્યા भाव सहित आहुति हो पावा मांगे सहित प्रगटे चरु केवल एक એ ક્રિયાત્મક કર્મકાંડ નહોતું ગોસ્વામીજી કે ભક્તિ સહિત આહુતિઓ અપાય ભાવ સહિત આમ આહુતિઓમાં ઘી હોમાય અને આંખમાંથી આંસુડા હોમાય આવું ભક્તિ સહિત કર્મકાંડ ખોખલું ન હોવું જોઈએ ભાવપૂર્ણ સ્નેહપૂર્ણ સંસ્કૃતમાં સિક્ત પદાર્થને સ્નેહ કહે છે ઘી ઘીને સ્નેહ કહે તેલને સ્નેહ કહે એ હોમ્યું છે ભક્તિ હોમી છે ભાવ હોમ્યો છે અને છેલ્લે જ્યાં ઇદમ અગ્નયે ન મમ વાર બોલીને જ્યાં આહુતિ આપી ત્યાં તો સાક્ષાત યજ્ઞ પુરુષ અગ્નિનું રૂપ લઈને યજ્ઞ કુંડમાં પ્રગટ થયા જય જયકાર થયો બોલીએ યજ્ઞ નારાયણ ભગવાન અગ્નિ નારાયણ ભગવાન વેદ નારાયણ ભગવાન સદગુરુ ભગવાન યજ્ઞ પુરુષ પ્રગટ થયા હાથમાં પ્રસાદ નું ચરું જો વશિષ્ઠ કછુ હૃદય બીજા सकल काज भा सीत तुम्हारा हे वशिष्ठ जी આપે જે મનોરથ કર્યો જે સંકલ્પ કર્યો એ કાર્ય આપનું પૂરું થાય છે લો આ પ્રસાદ રાજાને આપજો રાજાને કહેજો એમની રાણીઓને યથાયોગ્ય વહેંચી આપે ચાર પુત્રોની પ્રાપ્તિ થશે આમ કહીને અદૃશ્ય થયા જે પ્રસાદમાંથી રામ જેવું પરમ તત્વ પ્રાપ્ત થાય આટલું મોટું દાન આપી અને દાતાર અદ્રશ્ય થઈ ગયા આનું નામ છે ભારતની દાનની મહિમા દાન આપી અને દાતાર અદ્રશ્ય થઈ જાય આ પ્રથમ નંબરનું જોકે કે કળિયુગમાં તો એ ને કહીને દીધી દિનને કળિયુગમાં છૂટ આપી છે કે ગમે તે રીતે દાન છતાંય દાન આપીને દાતા પોતાની જાતને ભૂલી જાય છુપાઈ જાય એનું નામ ઉત્તમ પ્રકારનું દાન મને મને સમજાતું નથી હું જોયા જ કરું છું મંદિરમાં પીછવાય લોકો આપે બે મીટરની એમાંય નામ લખાવે ભગવાનની પાછળ પીછવાયો એ અમારી નામ દાન એવું આપો કોઈને ખબર ન પડે છતાંય નામથી આપો કોઈને પ્રેરણા મળે ચલાવી લેવાય હોસ્પિટલ સ્કૂલો એમાં નામ આપીને કરો તોય આજના કાળ પ્રમાણે બરાબર પણ પ્રથમ નંબરનું દાન તો એ છે દાતાએ દાતા પોતે પોતાના રૂપને અપ્રગટ કરી દે અગ્નેય આ અગ્નિના લક્ષણો જે શાસ્ત્રો એ બતાવ્યા એ જે ઉપર ઉઠીને દાન આપે અને પછી અસ્તિત્વમાં અગ્નિ વિલીન અગ્નિની જ્યોતિ આમાં આમ થતી ક્યાં વહી જાય ખબર પડતી નથી ક્યાં ગયો દેવ આનું નામ ઉત્તમ પ્રકારનું દાતા છે આ શ્રેષ્ઠ દાન છે પણ છતાંય નામથી આપો તોય કઈ વાંધો નહીં બાકી ઉત્તમ તો આ છે પણ આપો તો નામ આપો તો એ કંઈક કંઈક જગ્યા તો બરાબર ગોતો કે નામ ક્યાં લખાવું એક પંખો મંદિરમાં આપે અને ત્રણેય પાંખડે નામ લખાવે એક પાંખડે બાપા એ બીજે પાંખડે દાદા અને ત્રીજે પાંખડે એની અટક પૂજારી પંખો ચાલુ કરે એટલે એની ત્રણ પેઢી ફરે વિવેક નો પ્રશ્ન છે અદ્રશ્ય થયા અગ્નિદેહ પ્રસાદનો ચરુ વશિષ્ઠજીની પાસે રાજાને આપ્યો રાજા રાણીઓને વહેંચી આપ્યો તબહી પ્રિય કૌસલ્યા રાણીઓને બોલાવ્યા છે કૌશલ્યાદી રાણીઓ આવ્યા દશરથજીએ પ્રસાદ વહેંચ્યો અર્ધો પ્રસાદ શ્રી કૌશલ્યાજીને આપ્યો અર્ધો બચો એમાંથી બે ભાગ કરી પા ભાગ શ્રી કૈકઈજીને શેષ પા ભાગ બચ્યો એના બે ભાગ કરી કૌશલ્યા અને કૈકઈને હાથે પ્રસન્નતાથી સુમિત્રાજીને અપાયો અર્ધો ભાગ કૌશલ્યાજીને પા ભાગ કૈકઈજીને પા ભાગના બે ભાગ કઈ અને કૌશલ્યાજીના હાથે સુમિત્રાજીને અપાયા ત્રણેય રાણીઓએ પ્રસાદ પ્રાપ્ત કર્યો છે ગોસ્વામીજી કહે માં કૌશલ્યાએ પ્રસાદ સ્વીકાર્યો અને હરિએ ગર્ભમાં નિવાસ કર્યો પરમાત્મા પધાર્યા ઈશ્વર સર્વસમર્થ છે જીવ ગર્ભમાં આવે અને ઈશ્વર ના આવે એવું નથી ઈશ્વર પણ ગર્ભમાં આપી શકે જીવ જન્મ લે ઈશ્વર પણ જન્મ લઈ શકે પ્રગટ પણ થઈ શકે બધી છૂટ ઈશ્વરને છે અને તેથી ગોસ્વામીજી કહે ઈશ્વર ગર્ભમાં આવ્યા આ તુલસીનો રામ આ તુલસીની ક્રાંતિ એને સ્પષ્ટ લખ્યું તે હરી ગર્ભરી સકલ સુખ સંપરી જ્યારથી શ્રી હરિ ગર્ભમાં આવ્યા છે સમસ્ત લોકમાં સુખ સમૃદ્ધિ છવાવા લાગી મંગળ શુકનો થવા લાગ્યા ત્રણેય રાણીઓ મંદિરોમાં શોભે છે કેવી સુંદર લાગે છે બાબા લખે મંદિર રાજ મંદિરમાં ત્રણેય માતાઓ એવી શોભે છે કે શોભા શીલ અને તેજની ખાણ હોય શોભાની ખાણમાં કૌશલ્યા જ્યાંથી શોભાધામ રામ પ્રગટશે શીલની ખાણમાં કઈ કઈ જ્યાંથી શીલ સિંધુ ભરત પ્રગટશે અને તેજની ખાણમાં સુમિત્રા જ્યાંથી બે તેજસ્વી નરપુંગવો પ્રગટશે લક્ષ્મણ અને શત્રુઘ્ન ત્રણેય માતાઓ આવી રીતે શોભે છે દિવસો વીતવા લાગ્યા સમય અવધિ પૂરી થવા લાગી આન હરિને પ્રગટવાનો સમય નજીક આવ્યો ગોસ્વામીજી લખે છે હે વિધિ કાર ચલી ગયે જય પ્રભુ પ્રગટ સો કાળ વીત્યો ભગવાનને પ્રગટ થવાનો અવસર આવ્યો છે શુકનો થવા લાગ્યો અયોધ્યાના લોકો આંગણામાં ખાડો ખોદે તો કાંકરાને બદલે મણીઓ નીકળવા લાગ્યા યજ્ઞકુંડમાં આહુતિ આપ્યા વગર અગ્નિ પ્રજ્વલિત થવા લાગ્યો મંદ સુગંધ શીતલ વાયુ વહેવા લાગ્યો નદીઓમાં પાણીની જગ્યાએ અમૃત વહેવા લાગ્યું પર્વતોમાંથી મણીઓની ખાણો નીકળવા લાગી મંદ સુગંધ શીતલ વાયુ લોકોને પરમ સુખ પ્રદાન કરવા લાગ્યો જોગ લગન ગ્રહ વાર તિથિ પંચાંગ અનુકૂળ બન્યું ચાર અચર પ્રાણી માત્રને સુખ આપનાર એવા રામના પ્રાગટ્યની ઘડીઓ બાકી રહી ગોસ્વામી કહે ત્રેતાયુગ ચૈત્ર માસ ઉત્તર પ્રદેશની ગણતરીએ નવા વર્ષના પહેલા નવરાત્ર પૂરા થયા શક્તિ પૂજાના દિવસો પૂરા થયા અને નવમી ને દિવસે શક્તિમાનનું પ્રાગટ્ય થવાની ક્ષણો નજીક આવી ચૈત્ર શુક્લ નવમી શુક્લ પક્ષ અભિજીત મધ્યાહનનો ભાસ્કર થઈ રહ્યો હતો સૂર્યનારાયણને આજ આનંદ માતો નથી મારા કુળને ઉજળું કરવા માટે બ્રહ્મ પ્રગટી રહ્યો છે ગોસ્વામીજી નોંધ લેતા બોલી ઉઠ્યા મધુમાસ સુગર पाना तू બહુ એક અર્થ તો નવમી તિથિ નવમ હતી રિક્તા તિથિ ને પૂર્ણ તિથિ બંનેમાં હારી આવે અથવા તો તુલસી એમ કહે કે જે તિથિએ જેના જીવનમાં રામ પ્રગટે એ તિથિને નવમી મારા નમસ્કાર નવમી તિથિ એ તિથિને મારા પ્રણામ નવનો આંક પૂર્ણ છે અને નવનો આંક રિક્ત છે કર્મકાંડમાં નવમી તિથિએ કોઈ સત્કર્મ ન કરાવે ખાલી અને નવનો આંક પૂર્ણ છે આપણે આંકડામાં નવ જ પૂર્ણ છે પૂર્ણાંક પછી દસ કરવામાં તો પાછું એક લાવવો પડે જે પહેલા હતો એ અને મીંડું મૂકવું પડે પછી અગિયારમાં વળી બે એકડા નવનો આંક પૂર્ણ છે ગણિતની દ્રષ્ટિએ બધી દુનિયા જાણે કે નવ નવના આંકડામાં નવ જ શેષ આવે નવ એક નવ નવ બે અઢાર એટલે એક ને આઠ નવ નવ ત્રણ સત્યાવીસ બે ને સાત નવ એ જે છેલ્લું આવે નવ જ આવ્યા કરે નવ ચાર છ છત્રીસ ત્રણ ને છ નવ નવ પાંચ પિસ્તાલીસ ચાર ને પાંચ નવ નવ છ ચોપન પાંચ ને ચાર નવ નવ સત્તુ ત્રેસઠ છ ને ત્રણ નવ નવ આઠ બોતેર સાત ને બે નવ નેવે નેવે એકાશી આઠ ને એક નવ દાય નેવે નેવું મીંડું ઉડી ગયું નવડો એમ નમ નીકળી ગયો નવમી પૂર્ણ છે અને પછી એ વાળા ગમે તેટલી ગણતરી આ તો આખું ગણિતનો વિષય નવ જ નીકળે છે કારણ કે પૂર્ણાંક બુદ્ધ શૂન્ય ની વાત કરી અને શંકરાચાર્ય મહારાજે પૂર્ણ ની વાત કરી શૂન્યમાં જાઓ તોય હરી મળે અને શંકરાચાર્યની પૂર્ણતામાં જાઓ તોય હરી મળે કોઈ પણ તિથિએ આ દશા આપણી આવે ત્યારે રામ જન્મ થાય એવી તિથિ મધ્ય દિવસ ઈશ્વર પ્રગટે જ્યારે એનો તો બાર વાગ્યાનો સૂરજ હોય ને ભાઈ એને ઘરે નમતો સૂરજ નો હોય જેને હરી મળ્યો જેને હરીનો અનુભવ થયો એને તો મધ્ય દિવસ જ હોય એને મોહ નિશા ન હોય પાવન કાળ એનો પવિત્ર કાળ છે નથી ગરમી નથી ઠંડી શીતોષ્ણ નથી ગીતાના ન્યાય દુઃખ ન સુખ બધાની મધ્યમાં જીવ આવે ત્યારે હરિ પ્રગટ ગોસ્વામી કહે મંદ સુગંધ શીતલ પવન વહેવા લાગ્યું ભગવાન પ્રગટેનો અનુભવ બાવુનો એક અર્થ થાય સુભાવું બાવુ માની સુભાવુ સુભાવું માની સ્વભાવ આપણો સ્વભાવ મંદ ધીરો ગંભીર શીતલ ઠંડો ઉગ્ર નહીં મંદ સુગંધ અને ખુશ્બુ વાળો જેનો સ્વભાવ હોય એને ઘરે હરી પ્રગટે મંદ સુગંધ શીતલ વાયુ આવ્યો એનો અર્થ આવો વનમાં મણીઓ નીકળવા લાગ્યા વન બાગ બગીચાઓ કુસુમિત ફલિત થવા લાગ્યા આખી પ્રકૃતિએ નવું રૂપ ધારણ કર્યું તુલસીજી કહે છે જીવન ખીલવા માંડ્યું ધન્યતા અનુભવવા લાગી અનેક અર્થો સંતોએ કર્યા કોઈએ વનને જઈને પૂછ્યું કે આ રામ પ્રગટવાના છે એમાં વન તમે બધા આટલા બધા રાજી કેમ થઈ ગયા તમારે આટલી બધી ખુશી કેમ એ વનના જાડવાઓએ જવાબ આપ્યો કે રામ પ્રગટશે અયોધ્યામાં પણ અમને ખબર છે ચૌદ વર્ષ વનમાં આવવાના છે એટલે અમે ઉજવણી કરીએ છીએ કે જલ્દી આવો અમારે ત્યાં રહેવાના છે તાપસ બેશ વિશેષ ઉદાસી ચૌદહ બરીશ રામ બને બાગ બગીચાઓને કોઈએ પૂછ્યું કે વનની વાત તો બરાબર કે ભગવાન વનમાં પણ બગીચાઓને પૂછ્યું કે તમે શું આમ આમ આટલા બધા હરખાઈ ગયા છે શું ત્યાં બગીચાઓ બોલ્યા કે અમને ખબર છે જનકપુરીમાં આવશે ત્યારે પુષ્પ વાટિકામાં ફૂલ તોડવા આવશે એ બગીચાઓમાં આવશે તેથી અમે કૃત્ય કૃત્ય થઈ જઈશું એટલે બાગ બગીચાઓ પણ રાજી થયા આમ આખું જગત પ્રસન્ન થયું નદીઓને કોઈએ પૂછ્યું કે તમે કેમ રાજી થઈ ગયા સરિયોને પૂછ્યું તમે કેમ રાજી કે અમે એટલા માટે રાજી કે અમારા જીવતર જેવા કે અમારે દોડી દોડીને દરિયે જ જવું પડે કોઈ દી દરિયો અમારી પાસે ન આવ્યો પણ આ જ ક્રાંતિ થવાની છે આ જ કૃપા સિંધુ અમારે આંગણે આવવાનું છે કૃપાનો સાગર સ્વયં સરજુ ભરને લગી ઉછાલે હિન્દી કવિ કહે છે સરજુ ભરને લગી ઉછાલે ક્યો कि सागर स्वयं नदी तक आया आज गागर में सागर भर आया क्योंकि ब्रह्म कौशल्या के घर आया આજ દરિયો અમારે કિનારે આવે કોઈએ ડુંગરાને જઈને પૂછ્યું કે ડુંગરાઓ તમે કેમ ગદગદ થઈ ગયા તમને શું થયું કે આજ અમારા માટે આનંદ છે ડુંગરાઓ મણીઓ બહાર કાઢવા માંડ્યા પોતાના પેટાળમાંથી મણીઓ નીકળવા લાગ્યા પર્વતોને કોઈએ પૂછ્યું તમે કેમ રાજી પર્વતોએ કીધું કે અમારું જીવતર જેવું કે અમારી દીકરી નદીઓને અમે વળાવી ડુંગરો બાપ છે દીકરી એની દીકરી નદી એની દીકરી છે અમારી દીકરી નદીઓ અમારા ઘરેથી અમે દરિયાને પરણાવી પછી કોઈ દી અમારે ઘરે આંટો દેવા ના આવી નદી કોઈ દિવસ પર્વતે ના અને અમે ભગવાને એવા બનાવ્યા અમને જડ કે અમે કઈ દીકરીને ખબર કાઢવા જઈ શક્યા નહીં દરિયા આ જ અવસર આવ્યો છે એટલે હરખાઈએ છીએ કેમ કે અમને ખબર પડી ગઈ કે જે રામનો અવતાર થાય છે એ ચૌદ વર્ષ વનમાં જશે અને ચૌદ વર્ષ જ્યારે પૂરા થવામાં હશે ત્યારે રામ સેતુ બનાવશે અને સેતુ બનાવશે ત્યારે એના સેવકો મોટા મોટા ડુંગરા લઈને દરિયામાં નાખશે એમાં અમે દરિયામાં જશું તેથી અમારી દીકરીઓની સાથે અમારો મિલાપ થશે માટે પર્વતો રાજી થયા છે આમ પ્રકૃતિના અસ્તિત્વના બધા જ અંગો ખુશ થયા છે સ્વર્ગના દેવતાઓ કેમ રહી જાય બ્રહ્માદી દેવતાઓના વિમાનો આમ છઠ લાગી ગઈ આકાશ એકબીજા વિમાનો અથડાવા લાગ્યા જય હો જય હો ના પુકાર થવા લાગ્યા ગગન વિમલ સંકુલ સુર જૂથા આખું આકાશ દેવતાઓથી સંકુલ બન્યું એનો તાત્વિક અર્થ આકાશ એટલે ચિદાકાશ સાધકના અંતઃકરણનું આકાશ જ્યારે દૈવી ગુણથી દેવતાઓથી ભરાઈ જાય ત્યારે સમજવાનું કે રામ પ્રગટવાની તૈયારી છે આમ દૈવી ગુણોથી આકાશ ભરાયું બરશહી સુમન સુમન એટલે ફૂલ અને સુમન એટલે આપણું તન મે મન શિવ સંકલ્પ મસ્તુ આપણું રૂડું મન આપણું પવિત્ર મન જ્યારે પવિત્ર મન વરસવા માંડે સમાજ માટે લોકો માટે બીજાના કલ્યાણ માટે આપણા પવિત્ર મનને આપણે છૂટું મૂકીએ ત્યારે સમજવાનું કે હરિ પ્રગટવાની તૈયારી છે આમ આકાશના દેવતાઓ પૃથ્વીના બ્રાહ્મણ દેવતાઓ અને ધરતીના નાગ દેવતાઓ ભગવાનની ગર્ભસ્તુતિ કરવા લાગ્યા બધાની ગર્ભસ્તુતિ પૂરી થઈ